શ્લોક નંબર થર્ટીન અગાલિતમ ન પાતવ્યામ પાનીયમ ચ પયસ્તથા સ્નાનાદિનેવ કર્તવ્યમ સૂક્ષ્મજંતુમયાંભસા અને ગાળિયા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિશે ઝીણાજીવ આદિક ઘણા હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી સામાન્ય વિધિ છે કે વસ્ત્રથી ગાળેલું પાણી પીવું તો આ રીતે વસ્ત્રથી જે પાણી ગાળ્યું ન હોય તે ન પીવું મત્સ્ય ગ્રાહ્યસ્ય યતપાપમ ષણમાસાભ્યંતરે ભવેત એકાહે તત્સમમ જ્ઞેયમ પૂતમ યો જલમ પીબેત અપૂત જલ પાનેહી માંસભક્ષણ સંભવાત પુરાણે દોષ ઇત્યુક્ત પેયમ તદ ગાલિતમ જલમ માછીમારને તેના ધંધામાં છ મહિનામાં જેટલું પાપ થતું હોય છે તેટલું પાપ તો સામાન્ય માણસને જો એક જ દિવસ વસ્ત્રથી ગાળિયા વિનાનું પાણી પીવે તો થાય છે ગાળિયા વિનાનું પાણી પીવામાં માંસભક્ષણનો દોષ સંભવે છે માટે જ પુરાણોમાં અણગળ પાણી પીવામાં દોષ કહ્યો છે તો વસ્ત્રથી ગાળેલું પાણી પીવું દ્રષ્ટિપૂતમ ન્યસેદ પાદમ વસ્ત્રપૂતમ જલમ પીબેત સત્ય સત્યપૂતામ વદેદ વાચમ મનઃ પૂતમ સમાચરેત દ્રષ્ટિપૂતમ સામે નજરથી શોધિત કરીને જ પગલું ભરવું વસ્ત્રથી ગાળીને પાણી પીવું હું જે બોલું છું તે સત્ય છે કે કેમ તેવું વિચારીને જ બોલવું અને મનથી સારી રીતે વિચારીને જ આગળનું કામ કરવું ચર્મવારી ભવેન માસમ માસમ મગાલિતમ તામ્રપાત્રે સ્થિતમ ગવ્યમ સુરાતુલ્યમ પ્રકીર્તિતમ ચર્મવારી ચામડાના બનેલા કોઈપણ પાણી ભરવાના સાધન તેમાં ભરેલું પાણી માંસ જેવું દોષરૂપ છે અણગળ પાણી પણ માંસ જેવું છે અને તાંબાના પાત્રમાં ભરેલું ગવ્ય દૂધ દહીં વગેરે દારૂ જેવું કહ્યું છે આવા બધા સ્મૃતિ વાક્યો પરથી એમ નિર્ણિત થાય છે કે જો પાણીને વસ્ત્રથી ગાળ્યા વિના પીવામાં આવે તો માંસ ભક્ષણના જેવું પાપ લાગે છે અહીં તાંબાના પાત્રમાં ગવ્યનો નિષેધ છે તે ઘી સિવાયના દૂધ દહીં માટે છે એમ સમજવું તે સ્મૃતિસાગરમાં કહ્યું છે કે ગવ્યમ ચ તામ્રપાત્રસ્થમ મદ્યતુલ્યમ ઘૃતમ વિના ઘી સિવાયનું ગવ્ય દૂધ દહીં વગેરે તાંબાના પાત્રમાં રાખ્યું હોય તો તે દારૂના જેવું છે તેમાં પણ ક્યાંક દૂધ આદિને પણ આ નિષેધમાંથી બાદ કર્યું છે તે સ્મૃતિસાગરમાં જ કહ્યું છે કે હોમે દેવાર્ચને દોહે પાકે ચ પરિવેષણે યતિનામ ભોજને ચૈવ તામ્રે ગવ્યમ ન દુષ્યતી હોમ કરવો હોય ત્યારે દેવતાની પૂજામાં ગાય દોહવી હોય ત્યારે રસોઈ પકાવવી હોય પીરસવું હોય અને સંન્યાસીને જમાડવા હોય ત્યારે તાંબાના પાત્રમાં ગવ્ય દૂધ દહીં માખણ ઘી એ રાખવામાં આવે તો તેનો દોષ નથી પયો અનુદ્ઘૃત સારમ ચ તામ્રપાત્રે ન દુષ્યતી જે દૂધમાંથી સારરૂપી ઘી ન કાઢવામાં આવ્યું હોય તો તેને તાંબાના પાત્રમાં દોષ લાગતો નથી તેમજ ગાળિયા વિનાનું કોઈપણ દૂધ ન પીવું કારણ કે ક્યારેક ગાય આદિ પશુના શરીરની રૂવાડી ખરીને દૂધમાં પડે તો તેવું દૂધ પીનારને પ્રાયશ્ચિત કરવું પડે તેમ પ્રચેતાએ કહ્યું છે નખ કેશ રૂમ નખ કેશ રોમ મૃલોષ્ટા નામ અકામતઃ સકૃદ ભક્ષણે અહોરાત્રમ અભોજનાદ શુદ્ધિ નખ વાળ રૂવાટું કે માટી કે માટીનું ઢેફું અજાણમાં પણ એકવાર ખાવામાં આવી જાય તો એક દિવસ ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે પાણી અને દૂધને ગાળીને પીવું તેમ કહ્યું તેની સાથે ચકારથી ઘીને પણ ગાળીને જ ખાવા પીવામાં વાપરવું ઘીમાંથી પણ ગરમ કરીને ગાળ્યા પછી પણ ક્યારેક વાળ કીડી મચ્છર અને છાશનો ભાગ દેખાય છે તે માટે ઘીને પણ ગાળવાનું કહ્યું છે કોઈ ઓલામાં આવે છે રસાના ગાલનાથ શુદ્ધિ ઘી તેલ એને ગાળી નાખે એટલે શુદ્ધિ થાય એને ગાળવું જોઈએ વસ્ત્રથી કેટલાકને ગરમ કરીને ગાળવું જોઈએ અને કેટલાકને સીધું ગાળવું જોઈએ ભાગવતમાં એની શુદ્ધિ આવે છે આ બધું શુદ્ધિ પ્રકરણ છે કોઈ કૃમિ કીટાણુ કીડી ઝીણું કંઈ જળજંતુ પતંગિયું અને કોઈનું ઝીણું હાડકું ખાવામાં આવી ગયું હોય તો ગાયનું મૂત્ર અને છાણ ખાઈને ત્રણ દિવસના વ્રતથી તે શુદ્ધ થાય છે આ પ્રમાણે મિતાક્ષરામાં હારિત મુનિએ પ્રાયશ્ચિત કહ્યું છે વળી રસાનામ વહની ગાલ ગાલનાથ એ પ્રમાણે દરેક રસની શુદ્ધિ અગ્નિમાં તપાવવાથી અથવા તપાવીને વસ્ત્રથી ગાળવાથી થાય છે અગ્નિગાલનાથ એમ રસાનામ અગ્નિગાલનાથ શુદ્ધિ રસ બધાય છાશ હોય તો એને ગાળી નાખે એટલે શુદ્ધિ થઈ ગયા પેલા જૂના જમાનામાં સંતો ગામડે ફરતા તો ગ્રહસ્થને ઘેરેથી છાશ આવે તો એ ગાળી નાખે એમાં રોટલાના બટકા હોતે નીકળે કે છોકરા ખાતા ખાતા નાખ્યું હોય ને પણ એ બધી શુદ્ધિ થઈ ગઈ ગાળી નાખે શુદ્ધિ તેલ આવે તો તેલને ગાળી નાખે એટલે એ શુદ્ધિ ગ્રહસ્થાન ઘરનું હોય તોય મોટે ભાગે તો હવે તો આ જમાનો થઈ ગયો છે એટલે ગ્રહસ્થ એઠું ન દે પહેલાં તો એને હતું જ નહીં તો શું દે વાપરતા હોય દે બીજું કંઈ હોય તો દે ને એટલે દૂધ ઘી છાશ કે તેલ કે એ બધા રસ માત્ર છે ને ગાળવાથી શુદ્ધિ અગ્નિ અગ્નિ ગાલના એમ લખ્યું ને વહની ગાલના કા ગરમ કરીને કોઈકને ગાળવું પડે ઘી જેવું હોય તો ગરમ કરીને ગાળવું પડે અન્ન કરી એમ ગાળવું મધને ગાળે છે મધને વધે ગાળે આપણે પેલા સીધા ઓલા પાસેથી મધ લે તો એ ગાળીને વાપરતા હોય છે આવે એટલે તરત સીધા મંદિરોમાં એટલે મધ્યા પાસેથી મધ લેતા તો એને સીધું ગાળી નાખે એટલે ગાળી પછી વાપરે એકવાર ગાળે એટલે પાણી છે એને ગાળે એટલે આઠ વાગે આઠ કલાકે આપણે ગાળવું પડે ગ્રહસ્થને બાર કલાકે ગાળવું પડે એટલે આપણે ગામડે ગયા હોય ને પાણી હોય ભર્યું હોય ગળા માટલામાં તો એ ત્રણ વાગે પછી ગાળ્યા વિના પીવાય નહીં એમ ગ્રહસ્થ હોય તેને બાર કલાકે ગાળવું અને સાધુ હોય આઠ કલાકે ગાળવું રસાનામ વહની ગાલનાથ એ પ્રમાણે દરેક રસની શુદ્ધિ અગ્નિમાં તપાવવાથી અથવા તપાવીને વસ્ત્રથી ગાળવાથી થાય છે આવું શાસ્ત્રોમાં વિધાન છે વળી જે પાણીમાં ગ્રસ્ત ઘેરેથી દહીં આવતું હોય તો આપણે દહીં એમણે સીધું વાપરતા નથી ને દહીંને આછા કપડામાં ગાળીને છાશ કરી નાખે એટલે પૂરું થઈ જાય સીધું દહીં કોળવું થઈ વળી જે પાણીમાં ઝીણા જંતુ ઘણા હોય આવું પાણી સ્નાન તર્પણાદિ કર્મ હાથ પગ ધોવા કપડાં ધોવા અને વાસણ માંજવા વગેરેમાં ન વાપરવું જો વાપરવામાં આવે તો તેમાં રહેલા ઝીણા જંતુઓ મરી જાય અને તેથી અહિંસારૂપ પરમ ધર્મમાં ખામી આવે આથી મારા આશ્રિત બધા જ વર્ણાશ્રમી સ્ત્રી પુરુષોએ જાણીને તો જીવહિંસા થાય એવું કર્મ કરવું જ નહીં અહીં જે આ શરીરથી દુષ્કર્મ કરવાનો નિષેધ કર્યો છે તેની સાથે જ વાચિક અને માનસિક દુષ્કર્મ ન કરવા એમ કલ્પના કરીને સમજી લેવું મનુષ્ય શરીરથી મારી નાખો આને બધાને કીડીઓ નીકળે છે તો મારી નાખો માખ્યું થઈ છે તો મારી નાખો એમ ન કેવું મનુષ્ય શરીરથી કરેલા કર્મના દોષોથી વૃક્ષ આદિ સ્થાવરપણાને પામે છે શારીરિક દોષથી સ્થાવરપણાને પામે વાણીથી કરેલા કર્મના દોષોથી પક્ષી અથવા પશુ યોનિમાં જન્મે છે અને મનથી કરેલા કર્મના દોષોથી ચાંડાળ જાતિમાં જન્મ પામે છે આ પ્રમાણે મનુએ વાચિક અને માનસિક કર્મોથી પશુ પક્ષી અને અંત્યજ યોનિમાં જન્મ લેવો પડે છે એમ કહ્યું છે શ્લોક નંબર થર્ટી વન યદૌષધમ ચ સુરયા સંપૃક્ત પલલેન વા अज्ञातवृतवेद्येन દત્તમ ચાદ્યમ ન તત્વચેત અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું જે ઔષધમાં દારૂ અને માંસ ભેળવેલા હોય તેને ક્યારેય ન ખાવું કારણ કે આવું ઔષધ ખાવાથી જે દોષ લાગે તેની શુદ્ધિ માટે યજ્ઞોપવિત આદિ ફરી દીક્ષા સંસ્કાર ફરીવાર કરવા પડે છે મનુસ્મૃતિમાં કહ્યું છે જે અજ્ઞાનાથ પ્રાશ્ય વિણમૂત્રમ સુરા સંસૃષ્ટ્ય મેવવા પુનઃ સંસ્કારમ મરહતી ત્રયો વર્ણા દ્વિજાતય બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણેય વર્ણના પુરુષ અજાણતા નરક મૂત્ર અથવા જેને દારૂનો સ્પર્શ થયો હોય તેવી વસ્તુ ખાય તો તેઓનો ઉપવિત સંસ્કાર ફરીવાર કરવો પ્રાણાત્યયે તથા જ્ઞાનાદ આચરણ મદિરામપી આદેશિતો ધર્મ પરેહી પુનઃ સંસ્કારમ મરહતે અજાણતા દારૂ પીવાઈ જાય પ્રાણ સંકટમાં કે વૈદ્યની આજ્ઞાથી દારૂ પીવાઈ જાય તેના સંસ્કાર ફરીવાર કરવા જોઈએ મરીચી સ્મૃતિમાં કહ્યું છે જે માંસ મિશ્રાગદ પ્રાશે તપ્ત કૃચ્છ્રમ વિશોધનમ માંસ મેળવેલું ઔષધ ખવાયું હોય તો તપ્તકૃષ્ણ વ્રતથી પ્રાયશ્ચિત કરવું તેમજ જેનું વર્ણન પોતે ન જાણતા હોઈએ તેમજ જેનું વર્તન પોતે ન જાણતા હોઈએ આવા વૈદ્યનું આપેલું ઔષધ ક્યારેય ન ખાવું તેમાં પણ ક્યારેક અભક્ષ્ય અને અપવિત્ર વસ્તુનો સંપર્ક હોઈ શકે છે માટે સારા પરિચિત વૈદ્ય આપેલું ઔષધ જ લેવું પણ બીજાએ આપેલું ન લેવું જોકે શાસ્ત્રો વાંચી જોવે આપેલું હોય છે મોટે ભાગે જોકે શાસ્ત્રમાં કોઈક સ્થાને અતિ ભયંકર વ્યાધિમાં દવા કે પ્રાણ સંકટમાં માંસ ભક્ષણની અનુ અનુમતિ આપી હોય છે તો પણ તે કાલભેદથી છે અને અમુમુક્ષુ એવા પ્રાકૃત બુદ્ધિવાળાને માટે છે અમારા આશ્રય તો ન લેવું આપી હોય છૂટી આપી હોય તોય સાત્વિક પ્રકૃતિ અને મુમુક્ષુ એવા અમારા આશ્રિતોએ તે પક્ષનો ત્યાગ કરીને શાસ્ત્રની અનુજ્ઞા હોય તો પણ તેને ન લેવું એવો મહારાજનો આશય છે શ્લોક નંબર થર્ટી ટુ સ્થાનેશુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેશુ કદાચન मूत्रोत्सर्जनं च न કાર્યમ શ્રીવનમ તથા લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા જ સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો તથા થૂંકવું પણ નહીં લોક અને શાસ્ત્રમાં નિષિદ્ધ કરેલા સ્થાનોમાં ક્યારેય મળમૂત્ર ન કરવા થૂંકવું પણ નહીં તેમાં લોક નિષિદ્ધ સ્થાન પારકું આંગણું કોઈ રાજકીય અધિકારીનું સ્થળ ગામડામાં એવી ટેવ હોય કોકની ડેલી આગળ સંડાસ કરી આવે નાના છોકરાઓ બધા કા પડખે પોતાની ડેલી નહીં હામ હામી જ હોય બોલે પણ કરી હાલે એટલે ભાળી ગયા હોય તો મારે પછી બીજું ઝઘડો થાય તેમાં લોક નિષિદ્ધ સ્થાન પારકું આંગણું કોઈ રાજકીય અધિકારીનું સ્થળ હથિયારધારી યવન આદિનું સ્થાન આટલા જાણવા એ લોક નિષિદ્ધ છે કઈ પાપ ન થાય ભાઠા પડે ખાલી એને લોક નિશ્ચિત કહે હાથમાં આવી ગયા હોય તો ભાઠા પડે શાસ્ત્ર નિષિદ્ધ સ્થાન સ્કંદપુરણ માં બતાવ્યા છે ન ગો વ્રજે ન વલ્મિકે નોદકે ન ચ ભસ્મની ન ગર્તેશુ સત્વેશુ ન તિષ્ઠન્ન ચ વર્તમને ન ગોવિપ્રાર્ક ચંદ્રાગ્નિ ગુરુ સ્ત્રી દેવ સન્મુખ ન ફાલ ન ફાલકૃષ્ટ ભૂભાગે ન ફાલકૃષ્ટ ફાલ એમ નહીં ન ફાલકૃષ્ટ ભૂભાગે નદી તીરે ચ સૈકતે ન જીર્ણ દેવતા ગારે ન રથ્યાયામ ન સંસ્કૃતે ન પ્રાવૃત શિરાહા કુર્યાત મલમૂત્ર વિવર્જનમ વિસર્જનમ મલમૂત્ર વિસર્જનમ ગાયોને રહેવા માટેના સ્થાનમાં રાફડા ઉપર પાણીમાં રાખમાં જેમાં કોઈ નાના મોટા જીવજંતુ હોય તેવા ખાડામાં માર્ગમાં મળમૂત્ર ન કરવા ગાય બ્રાહ્મણ સૂર્ય ચંદ્ર અગ્નિ ગુરુ સ્ત્રી અને દેવતા તેની સન્મુખ મળમૂત્ર ન કરવા ઊભા ઊભા મળમૂત્ર ન કરવા હાથથી ખેડેલી જમીનમાં નદી કિનારે રેતીમાં જીર્ણ દેવાલયમાં બજારમાં સ્વચ્છ કરેલી સારી જગ્યા ઉપર વાળી ચોળીને કરી રાખી હોય તો પછી ત્યાં બેહી આવે સ્વચ્છ કરેલી સારી જગ્યા ઉપર મળમૂત્ર ન કરવા તેમજ માથું ખુલ્લું રાખીને પણ મળમૂત્ર ન કરવા આ સિવાયના સ્થાનમાં મળમૂત્ર કરવા પેશાબ કરવો તથા થૂંકવો તે મલમાં જ ગણવામાં આવે છે મલ નિષેધથી તેમનો નિષેધ થઈ જાય છે તો પણ થૂંકવું એ મળમાં જ ગણવામાં આવે છે થૂંકવું તે મળમાં જ ગણવામાં આવે છે મળ નિષેધથી તેમનો નિષેધ થઈ જ જાય છે તો પણ તેમનો અલગ નિર્દેશ કરી નિષેધ કર્યો છે કારણ કે મનુષ્ય તે ક્રિયા વારે વારે કરે છે શું કરવા નિષેધ કર્યો આટલી ઠેકાણ મળમૂત્ર ન કરવા તો સ્થૂકવું એ મળમૂત્ર જ કહેવાય નાક શીખવું એ મળમૂત્ર જ કહેવાય તો એનો નોખો શું કરે નિષેધ કર્યો નષ્ઠી વનમ તથા એમ કે માણસો એને ગણતા ન હોય કાં એને કાં વારા ઘડીએ થૂકતા હોય એટલે બહુ નિયમ રહે નહીં એટલા માટે નિયમ રાખવા માટે વધારે જાગૃત કરવા માટે મનુષ્ય તે ક્રિયા વારે વારે કરે છે તેથી પ્રમાદને લીધે ક્યારેક નિષિદ્ધ સ્થાનમાં પણ પેશાબ કરે અથવા થૂંકે તેમ ન થાય એ વિશેષપણે શીખવવા માટે કહ્યું છે એમ જાણવું એ શાસ્ત્રની વિધિ છે કે માથે ઓઢીને ન પરાવૃત શિરાય ઉગાડે માથે માથે ઓઢી જેના સાધુ આમ બોલો તો ત્યાં શેડો નાખીને જતો શ્લોક નંબર થર્ટી થ્રી અદ્વારેણ ન નિર્ગમ્યમ પ્રવેશવ્યમ ન તેન ચ સ્વામી स स्वामिकेवासः કાર્યો પૃષ્ઠવા ન તત્પતિમ અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો ક્યારેક આપતકાળના સમયમાં છાની રીતે ઘરમાં આવવા જવા માટે રાખેલું નાનું બારણું કે બારી તેને અહીં અદવાર અથવા ચોરમાર્ગ કહ્યો છે અને અદબાર ને અથવા તો વંડી ઠેકીને એક વાડમાં સીંડું પાડીને મુખ્ય દ્વાર ન હોય અને બધાને ચોર વાડ વંડી કે ભીતને કૂદીને નીકળવું કે પેસવું તેને પણ આવા ચોરમાર્ગથી આવવું જવું નહીં યાજ્ઞવલ્કે સ્મૃતિમાં કહ્યું છે કે નાચક નાચક શીત ધયંતિમ ગામ ન દ્વાર ના દ્વારેણ વિશેષ વિશેષ ક્વચિત સ્વયં પોતાને જ ધાવતી ગાય બીજાને બતાવવી કહેવી નહીં ઘણી ગાયો આપ ધાય હોય ને પોતે પોતે ધાવી જાય એવી ગાયું હોય કે નહીં હોય કે ન હોય ઘણી એવી ગાયું હોય કે આપ ધાય કે એને પોતે પોતે આમ લાંબુ મોટું કરીને ધાવી લે સ્વયં પોતાને જ ધાવતી ગાય બીજાને બતાવવી કહેવી નહીં તેમજ અપ્રસિદ્ધ માર્ગે અથવા ચોર માર્ગે કરીને પેસવું નહીં મનુ મહારાજે પણ કહ્યું છે કે અદ્વારેણ ચ ના અદ્વારેણ ચ નાતિયાદ ગ્રામમ વા વેશ્મ વાવૃતમ જેના દરવાજા કે બારણા બંધ હોય આવા ગામમાં કે ઘરમાં છીંડીએથી પ્રવેશ કરવો નહીં તેમજ સ્કંદપુરાણમાં કહ્યું છે કે અદ્વારેણ ન ગંતવ્યમ સ્વવેશ્મ પરવેશ્મનો પોતાના કે પારકા ઘરમાં અદ્વારે ચોરમાર્ગે કે છિંડાએથી જવું નહીં પોતાના ઘરમાં ન જવું એમ પારકા ઘર તેમજ ધણિયાતી ધર્મશાળા જેવા સ્થાનકમાં પણ તેના ધણીને પૂછ્યા વિના એક રાત જેટલો સમય પણ રહેવું નહીં ઉતરવું નહીં વગર પૂછે જો ઉતારો કરવાથી તેનો ધણી ખીજાય કે તિરસ્કાર કરીને બહાર કાઢી મૂકે તો તેનાથી પોતાને પણ ક્રોધ વ્યાપે અને મોટો કજિયો થાય યોગીશ્વર યાજ્ઞવલ્કે કહ્યું છે કે પર શૈયા સનોદ્યાન ગૃહિયાનાની વર્જયેત અદતાન્યગ્નિ હીનસ્ય નાન નાન નાન નાન મધ્યાદ અનાપદી નાન મધ્યાદ અનાપદી સૂવાની પથારી બેસવાનું આસન બગીચો ઘર અને વાહન આટલી વસ્તુઓને તેના ધણીએ ન આપી હોય તો તે વાપરવી નહીં તથા અધિકાર હોવા છતાં અગ્નિહોત્ર નહીં કરનારા ઘરનું અન્ન આપતકાળ સિવાય ખાવું નહીં અહીં મિતાક્ષરામાં સ્પષ્ટ જણાવ્યું છે કે બપોર વચ્ચે તડકો હોય ત્યારે થોડીવાર કોઈ સ્થળે બેસવું હોય તો પણ તેના માલિકને પૂછીને જ બેસવું વગર પૂછે ન બેસવું કોકની જમીન હોય તો ન્યા ન કરવું ઉતારો ન કરવો પૂછવાનો મતલબ એવો પણ થાય છે કે રહેવા બેસવા માટે તે સ્થાનનો માલિક છૂટતો આપે તે સ્થળ પણ સ્વચ્છ અને શીતળ હોય છતાં તે માલિક વ્યક્તિની ક્રિયા વર્તન જાતિ એ આદિ જો અતિ ઉતરતા હોય તો ત્યાં બેસનારાની સમાજમાં હાસી થાય અપવાદ આવે ને છેવટે પ્રાયશ્ચિત પણ કરવું પડે પૂછવાનો મતલબ એ છે આપણે પૂછ્યું હોય ગાડી લઈને જતા હોય ને રસ્તામાં કોઈક છાંયો હારો મળે ને મકાન જેવું હોય તો એ હરિજન ભંગીનું હોય ને આપણે જઈએ તો એ તો કે હા બાપજી આવો એટલે પૂછવાનો મતલબ એમ કે અને એની ઈચ્છા ન હોય હારા માણા હોય પણ એની ઈચ્છા ન હોય એના લીધે ભગવાન થાય હવે ક્યાંથી હાલ્યા આવો છો એટલે પૂછવાનો મતલબ બે જ કે એની ઈચ્છા ન હોય તો એ ન જવું અને એની ઈચ્છા હોય ને હલકું વર્ણ હોય તો એનું પાણી પીવાઈ જાય એ બધું ઓલું થાય અને બહારના માણસો જોવે તો એમ જોવે કે બહાર આપણને તો કંઈ ખબર ન હોય કે આ કેવા છે બહારના માણસો જોવે તો એને એમ થાય કે આ હું એટલે જાણે પેલા આવું હોતે હળવેરીને પૂછી લેવું આ કોનું છે માલિક કોણ છે જે સ્થાનક ધણિયાતું હોય આવો શબ્દ કહ્યો છે તેથી જે સ્થાનનો કોઈ માલિક જ ન હોય એવા સ્થાનમાં રહેવા ઉતરવાનો દોષ નથી એમાં કાંઈ નહીં વાત એમાં દોષ નહીં કાંઈ ત્યાં રહેવા ઉતરે રસ્તે જતા હોય કોઈક જંગલમાં મોટું ઝાડ આવે ત્યાં ઉતરે તેમાં કોઈ વાંધો નહીં તે સ્થાન વશિષ્ઠે ગણાવ્યા છે કે વનાની નદીઓ ગિરયસ તીર્થાન્યા તીર્થાન્યાયતાન તીર્થાન્યાયતનાની ચ તીર્થાની આયતનાની ચ તીર્થાન્યાન તીર્થાની આયતનાની ચ દેવ આર્તાશ્ચ ગર્તાયે તેસુ સ્વામી ન વિદ્યતે દેવ આર્તા ને દેવ ખાતાશ્ચ દેવ ખાતાશ્ચ ગર્તાયે તેસુ સ્વામી ન વિદ્યતે વન નદીઓ પહાડો તીર્થો દેવાયતનો ગુફાઓ ઊંડા એટલે મંદિર હોય ત્યાં કદાચ જાહેર મંદિર હોય શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં ઉતરો બીજું કઈ વાંધો નહીં ગુફાઓ ઊંડા કોતરો તેના માલિક ન તેના કોઈ માલિક ન ગણાય શ્લોક નંબર થર્ટી ફોર જ્ઞાન વાર્તા શ્રુતિર્નાર્યા મુખાત કાર્યાન પુરુષૈः ન વિવાદ સ્ત્રિયા કાર્યો નરાજ્ઞાન ચ તજ્જનૈઃ અમારા આશ્રિત જે પુરુષ માત્ર તેમણે બાય માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો સત્સંગી પુરુષોએ સ્ત્રીઓના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી આ વાક્યમાં જ્ઞાન અને વાર્તા આવા બે શબ્દ વાપર્યા છે તેમાં જ્ઞાન એટલે આત્મા તથા પરમાત્માના સ્વરૂપને સમજાવનારું તે જ્ઞાન છે અથવા ગીતા અધ્યાય સોળમાં નિર્માનીપણું નિર્દંભપણું ઇત્યાદિક વીસ જેટલા લક્ષણવાળું જ્ઞાન બતાવ્યું છે તે જ્ઞાન સમજવું વાર્તા એટલે ભગવાન સંબંધી વાતો અને રાજાઓના વૃત્તાંત પણ કહેવાય જ્ઞાન વાર્તા જ્ઞાન અને વાર્તા આવા બે ભાગ કર્યા સિવાય એક જ શબ્દ ગણીએ તો જેનાથી ભગવાનનું સ્વરૂપ વગેરે સમજાય તો જ્ઞાન અને તેના સંબંધવાળી વાતો તેને જ્ઞાન વાર્તા કહેવાય અહીંયા વાર્તા શબ્દમાં શાસ્ત્રીય કથા અને ભગવત ગુણગાન પણ આવી જાય છે ધર્મ સંગ્રહમાં કહ્યું છે કે ન ગાયે સહ નારીભીર ન સ્વપેન ન ધ્વનિ વ્રજેત તાભ્ય કથા ન શૃણુયાત શ્રાવ્યે તાન ન ચૈકલાહા એકલી સ્ત્રીઓ સાથે પુરુષે ગાવું નહીં તેમની સાથે સૂવું નહીં તથા પ્રવાસ પણ ન કરવો અર્થાત ચાલવું પણ નહીં એકલી સ્ત્રીઓ પાસેથી કથા સાંભળવી નહીં તથા તેમને સંભળાવવી પણ નહીં સ્ત્રીના મુખથી જ્ઞાનવાર્તા સાંભળવાથી સતત તે સ્ત્રીઓનો પ્રસંગ ચિંતન રહે છે આસક્તિ થાય છે તેનાથી અભેદ અભેદ્ય બંધન થાય છે તે બાબત શ્રીમદ ભાગવતમાં કહી છે કે ન તથાસ્ય ભવેન મોહો બંધશ્ચાન્ય પ્રસંગત યોષિત સંગાદ યથા પુંસઃ યથા તત્સંગી સંગત આ જીવને કોઈ બીજાના સંપર્ક પ્રસંગમાં રહેવાથી એવો મોહ નથી થતો કે બંધન નથી થતું જેવું સ્ત્રીઓ અને તેના વાસનિક સ્ત્રી લંપટના સંપર્કમાં રહેવાથી થાય છે બલમ મેં પશ્ય માયયાહા સ્ત્રી મૈયા જયીનો દિશામ યા કરોતી પદાક્રાંત પ્રદા પદાક્રાંતાન ભ્રુવી જૃંભેણ ભ્રુ વિજૃંભિત ભ્રુ વિજૃંભેણ ભ્રુ વિજૃંભેણ ભ્રુ વિજૃંભેણ કેવલમ મારી આ સ્ત્રીરૂપી માયાનું બળ તો જુઓ જે પોતાની ભ્રકોટીના વિલાસ માત્રથી જ મોટા મોટા દિગ્વિજયી વીર પુરુષોને પણ પગ નીચે ચગદી નાખે છે શરદ પદ્મોત્સવમ વક્રમ વચશ્ચ શ્રવણામૃતમ હૃદય ક્ષુરધારાભમ સ્ત્રીણામ કો વેદ ચેષ્ટિતમ એક વાત સત્ય છે કે સ્ત્રીઓના ચરિત્રને કોણ જાણી શકે એનું મુખ શરદ ઋતુના કમળ જેવું ખીલેલું હોય છે તેની વાણી સાંભળવામાં અમૃત જેવી લાગે છે પરંતુ તેનું હૃદય અસ્ત્રાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે સ્ત્રીઓનો વધારે પડતો સંપર્ક થાય તો વિદ્વાન મનુષ્યને પણ તેનાથી બંધન થાય છે એમ ત્યાં ભાગવતમાં જ કહ્યું છે જેમ કે એવમ સ્ત્રીયા જડીભૂતો વિદ્વાન અપી વિદગ્ધયા કશ્યપ ઘણા વિદ્વાન અને વિચારવાન હોવા છતાં ચતુર્દીતિની સેવાથી મોહિત થઈ ગયા વિદુર નીતિમાં પણ કહ્યું છે કે યત્ર સ્ત્રી યત્ર કીતવો બાલો યત્રાનુશાસિતા મજ્જંતી તેવશા રાજન મજ્જંતી મજ્જંતી તેવશા રાજન નદ્યા મશ્મ પ્લવા ઇવ હે રાજન નદીના પાણીમાં કોઈ પથ્થરની નૌકામાં બેસે તો તે ડૂબી મરે છે તેમ જે સમાજમાં કે કાર્યમાં સ્ત્રીની પ્રધાનતા હોય તે કાર્ય કરતા મનુષ્ય ધૂર્ત હોય જ્યાં સ્ત્રીની પ્રધાનતા હોય લુચ્ચાઓની પ્રધાનતા હોય અને બાળકની પ્રધાનતા હોય ત્યાં મરવાનું આવે બીજું કઈ ન આવે લુચ્ચાઓ આગેવાન થઈ ગયા હોય કે બાળક આગેવાન હોય બાળક એટલે અકલ મઠા એમ કંઈ ખબર ન હોય એ બધા બાળક જ કહેવાય બાળકનો અર્થ હું બીજો અકલ મઠા આગેવાન હોય કા સ્ત્રી આગેવાન હોય સોનિયા ગાંધીની ઘોડે એટલે ત્યાં હેરાન થવા નથી બીજું શું હોય મને અચ્છા હે રાજન નદીના પાણીમાં કોઈ પથ્થરની નૌકા એક એક યત્ર અબલા યત્ર પ્રબલા બાલો રાજા નાવો દીવાન એવું લખ્યું છે અબળા યત્ર પ્રબળા કે બાલો રાજા બાળકનો અર્થ એવો છે બાળક તો બિચારો નિર્દોષ હોય પણ અકલમઠા નિર્દોષ ન હોય એટલે અકલમઠા રાજા હોય કા બાળ કે કા સ્ત્રી રાજા હોય અને કા દૂતારા હોય એવા રાજા હોય તો એની પ્રજા કોઈ દી સુખી થાય નહીં એના એના એની છાયામાં કોઈ સુખી રહી ન કેમ કે ઘરમાં હોય સમાજમાં હોય મંદિરમાં હોય ગમે ત્યાં હોય તો એની છાયામાં કોઈ સુખી ન થાય રહી શકે હે રાજન નદીના પાણીમાં કોઈ પથ્થરની નૌકામાં બેસે તો તે ડૂબી મરે છે તેમજ જે સમાજમાં કે કાર્યમાં સ્ત્રીની પ્રધાનતા હોય કાર્ય કરતા મનુષ્ય ધૂર્ત હોય અને રાજા બાળક હોય તો બીજાઓનો નિશ્ચિત નાશ થાય છે તમે ત્રણેય ભેળા થઈ ગયા હોય તો કાંઈ વાંધો જ નહીં આ એક એક હોય તો પ્રોબ્લેમ થાય અહીં સ્ત્રી શબ્દ એકવચનમાં વપરાયો છે પણ તે આખી સ્ત્રી જાતિને કહેનારો છે અને પુરુષોએ સ્ત્રીઓની સાથે વાદવિવાદ ન કરવો જો વિવાદ કરવામાં આવે તો મૂર્ખતા આદિ તેના સ્વાભાવિક દુર્ગુણોને લીધે અનેક જાતના અનર્થ પેદા થાય છે સ્કંદપુરાણમાં મહાદેવજીએ સ્ત્રીઓના દુર્ગુણ ગણાવ્યા છે જેમ કે અનૃતમ સાહસમ માયા મૂર્ખત્વમ મતિ લોભિતા અશૌચમ નિર્દયત્વમ ચ નિર્દયત્વમ ચ અશૌચમ નિર્દયત્વમ ચ મેતજ સ્વભાવજમ ખોટું બોલવું સાહસ કરવું કપટ કરવું મૂર્ખતા અતિશય લોભી અશુદ્ધતા અને નિર્દયતા આટલા દુર્ગુણ સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે રહ્યા છે વાલ્મીકી રામાયણમાં અગત્ય બોલ્યા છે કે શતરદાનામ લોલત્વમ શસ્ત્રા શસ્ત્રાણામ તીક્ષ્ણતામ તથા ગરુડા નીલયો શૈઘ્ર્યમ અનુગચ્છંતી યોષિત વીજળીની ચપળતા શસ્ત્રોની તીક્ષ્ણતા તથા ગરુડ અને પવનનો વેગ આ ત્રણેય સ્ત્રીઓની ચંચળતા તીક્ષ્ણતા તથા વેગની પાછળ રહી જાય છે રાજાની સાથે તથા રાજપુરુષોની સાથે પણ વાદવિવાદ ન કરવો આનો ભાવાર્થ એવો છે કે તેઓ દરેક દ્રષ્ટિએ બળવાન હોય છે તેથી બીજાની સાચી વાતને પણ સ્વીકારે નહીં પોતાને જન્મ આપનારી મા આદિની સાથે પણ વિવાદ ન કરવો એમ ચકારથી જાણવું તે બૃહદ મનુએ કહ્યું છે કે સ્ત્રીભી રાગના ચ તત્ભૂમિ પોષ્યેશ ચાતી ચાતીથી માતુલૈહી વૃદ્ધ બાલા તુરાચાર્યે વૈદ્યેર ન ન વિવદેત ક્રુધા સ્ત્રીઓ રાજા રાજપુરુષો મા એ આદિ પોષ્યવર્ગ મહેમાનો મામો કોઈક વૃદ્ધ બાળક રોગી આચાર્ય વૈદ્ય અથવા વૈદિક વિદ્વાન આ અગિયારની સાથે ક્રોધ કરીને વિવાદ ન કરવો એટલે બધાને વિવાદ કરે તો એમાં એને લાભ ન થાય બહુ માંદો હોય ને એની વિવાદ કરે તો કે અમારું ધ્યાન રાખતા નથી ભલે એની ખોટો હોય જે કે અમારું ધ્યાન ન રાખે અને અમને આમ કીધું તો પછી બધા માણસો પક્ષ કોનો લે માંદાને યાર માંદાને આમ કરે છે એટલે આ બધાને વિવાદ ન કરો બહુ સારું તમે દવા લઈ લો એટલું કહેવાય એની યારે બહુ માથાકૂટ નહીં કરવાની માંદા હારે વૈદોની હારે તો નહીં કરવાની એટલે આમાં કીધા એટલે બધાની હારે નહીં કરવાની મહેમાનની હારે ન કરાય મહેમાન હોય એને સન્માન કરવાનું હોય આપણે એની ખોટા હોય તો એની હારે માથાકૂટ ન કરે સારું આવો ચા પાણી પી લો હવે એ વાત જવા દો ચા પાણી પી લો અને ક્યારે ઠાકોર જમાડી લ્યો હાલો મહેમાનની હારે ન કરે અધિકારી હોય એની હારે ન કરાય અધિકારો વિવાદ કરીને એ આપણી હારે હારી જાય તો પછી હેરાન કરે એટલે આટલા બધાને હારે હેરાન ન થવું હોય તો ન કરવું એ હેરાન થવું હોય તો કરવો વિવાદ સહજાન સ્વામી મહારાજ